રમણતા અવસ્થાની ને અવિનાશીની આટલી ઝીણવટની વાતો લોકોને સમજાય નહીં આ સ્વરમણતા અને આ પરરમણતા એવું કશું ભાન જ નહીં બે જાતના માણસ એક અવસ્થાઓમાં પડ્યા છે એ પછી સાધુ હોય કે સંન્યાસી હોય આચાર્ય હોય કે સૂરી હોય બધા અવસ્થાઓમાં પડેલા છે અને બીજા સ્વરૂપમાં પડેલા છે તે દાદાએ જેમને સ્વરૂપનું જ્ઞાન આપ્યું ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં પડેલા છે અવસ્થાઓ વિનાશી છે વિનાશી છે એટલે એકદમ કંઈ પાંચ કલાકમાં વિનાશ થઈ જાય એવી નથી કોઈ ત્રણ કલાક નભે કોઈ ચાર કલાક નભે જુવાની દસ વર્ષ કે પંદર વર્ષ નભે ગેડપણ વીસ વર્ષ નવે તેમાં બાળપણ યુવાની અને ગેડપણ એ ત્રણ અવસ્થા મોટી અને બાળપણમાં એ કેટલી અવસ્થા ઊભી થાય નાનો બે વર્ષનો હતો ત્યારે નાગો ફરતો હતો કપડાં નહોતો પહેરતો તો તે ચાલતું હતું પાંચ વર્ષનો થયો તે કપડાં બધા પહેરાવે ત્યારે આવડા રમકડા માગે અને અગિયાર વર્ષનો થાય ત્યારે પાંચ વર્ષના જ બાબાના રમકડા આપીએ તો ના લે મારે તો બોલ અને બેટ જ જોઈએ એમ કહે છે અલ્યા કેમ રમકડાં બદલ્યા ત્યારે કહેશે કે મારી અવસ્થા બદલાઈ હું મોટો ના થયો અવસ્થા બદલાઈ તે મોટો થયો એ એમ કરતાં કરતાં એ ઠેઠ સુધી રમકડાં રમાડે જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે આકુળ વ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ નિરાકુળ રહે જ્ઞાની પુરુષ તમને અવસ્થાની રમણતામાંથી ઉઠાવી લઈ આત્મરમણતામાં બેસાડી દે પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતરની આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઈ જાય છે જ્ઞાની પુરુષ શું ના કરી શકે આત્માની રમણતા થઈ પછી કશું કામ બાકી રહેતું નથી નહીં તો ત્યાં સુધી રમકડાં જ રમાડવા પડે ને કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે કાં તો અંદર મૂકે પણ અંદરનું સ્વરૂપનું ભાન નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે નહીં તો ચિત્ત ભટક્યા કરે તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે રમકડાં કોને કહેવાય જે ખોવાય તો દ્વેષ થાય ને મળે તો રાગ થાય સામે એક ફેરો જ્ઞાની પુરુષનો ભેટો થઈ ગયો ને સાંધો મળ્યો આત્મા પ્રાપ્ત થઈ ગયો સ્વરૂપની રમણતામાં આવ્યો ત્યાર પછી રાગ દ્વેષ મટ્યો ને થઈ ગયો વીતરાગ નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું તો થઈ ગયો વીતરાગ